ગુરુ પૂર્ણિમાનું શ્રેષ્ઠ પહોંચતા ફોટા લેવા આવવાના છે ગુરુ પૂર્ણિમા નો સવારે પરેજ થાય ત્યારે પેલું બેન ને બોલા ને પેલું સાથે બોલતી છે આપણું વિજ્ઞાન સુધી અને through evidence and not by anybody, not by God. Um, do you see God in the, the Christian sense of the, like a heaven and a hell? તમે જે ક્રિશ્ચનો માને છે એ પ્રમાણે ભગવાન ને એમ કે સ્વર્ગ અને નર્ક ને એવું બધું જુઓ છો ક્રિશ્ચન લોકો જે માને છે ને કે સ્વર્ગમાં ભગવાન છે અને નર્કમાં નથી ને એવું બધું તે એવી રીતે તમે જુઓ છો ભગવાન ને What's his uh, view of Western religion? That is the Old Testament. Hmm? Not today's Testament. એમ પૂછે છે કે આ વેસ્ટર્ન વર્લ્ડ નું જે પશ્ચિમ નો જે ધર્મ છે ને એના બાબતમાં તમારો શું મત છે બિફોર બે હજાર વર્ષ પહેલા બરોબર હતું બે હજાર વર્ષ પહેલા બરોબર હતું આજે નથી આ એને એડજસ્ટ થતો નથી ગયો આ ટાઈમમાં એડજસ્ટ થતો નથી ગયો The viewpoint, Christian viewpoint that you asked, right? What uh, this uh, opinion? That before 2000 years it was correct, but it doesn't બે હજાર adjust, વર્ષ પહેલા બરોબર હતું આજે એડજસ્ટ થતો નહીં doesn't adjust at this time, during this the present time. So the 2,000 years ago it was correct. It was correct in the sense that people had uh, accepted. Now this, in this time in day, people are questioning it too much. and they- It's not In adjusted. other words, what he's saying is English, that English. uh, there is a question of faith and there is also a question of intelligent input. Now, 2,000 years ago, there was a tremendous amount of faith, and that time ego શું છે બીજું શું છે બધું શું છે ઈગો એટલે શું છે તે ઈગો. અને અંદર ભગવાન શું છે એ જરા સમજાવો ભગવાન એટલે આ તો એમ થાય કે આ તો ભગવાન નથી એવું થઈ જાય ભગવાન છે એવું કે છે ગોડ નથી એ તો એમ કે છે કે એવું એમને થયું નથી એવું થાય મને God not in creation creation is all in man made Not in creation, this is creation. Man made creation. What his view of the United States is? He's been through here before. I mean, what's his opinion? Of the United States? Yeah. America વિશે તમારું શું મત છે? Spiritual. આધ્યાત્મિક રીતે. આધ્યાત્મિક રીતે. I am satisfied. Pardon? I am satisfied with American people. એટલે એમ કે અમેરિકાના આધ્યાત્મિક પેલા માટે તમારું શું મત છે આધ્યાત્મિક દ્રષ્ટિએ અમેરિકાનો મસ્કો આધ્યાત્મિક દ્રષ્ટિએ તો બહુ આગળ જાણવાની બાકી છે ઘણું બાકી છે જે જાણો છે કરેક્ટ છે પછી તો ઘણું જાણવાનું બાકી છે જે જાણો છે કરેક્ટ છે દાદા વિધાઉટ ટેન્શન થઈ ગઈ without any tension twenty six થઈ ગઈ વગર without any This is why, uh, whatever uh, spiritually uh, where the Christianity is, it is correct, but there is there is a lot more to know. So Just there's more to doesn't- know than just Christianity. Yeah, there is a lot more to know about uh, spiritual things and spiritual world. They are not born to see. કેવી રીતે બન્યું કે છ- છ- છવ્વીસ વર્ષથી તમને ટેન્શન જ નથી ત્યાંથી ફિક્સ રસ થઈ ગઈ હા એ તો કેવી રીતે બન્યું એમ આ મેં આખું વર્લ્ડ જોયું છે જાણ્યું છું કઈ વર્લ્ડ માં કોઈ ચીજ મારે જાણવાની બાકી છે અને મને ગાળો દે માર મારે તો મને કઈ એનો જુદો જુદો થઈ ગયો બોડી થી સદન એનો પ્રશ્ન છે કે આ તમને કઈ રીતે આવું રહી શકે રહે છે હા પણ બોડી જુદો થઈ કે પછી અમારા પછી લઈએ peace and quiet is your egoism ખલાસ થઈ ગયો પછી. or the sense of egoism is totally disappeared. What does he uh, hope to accomplish by coming to the United States? I mean, does he, does he lecture or To give the answer, the, wa- wa- the one that he gave, I tell you. He says he's without tension because after uh, you know, going around the world, everything, seeing the uh, real truth of life, he has separated himself from the body. His, his consciousness is always separate. એ લોભ નથી એ નથી બોડીની માલકી પણ નથી કે મેં કીધું એને કે શરીરથી જુદા થઈ ગયા છે એમ પૂછે છે કે અહીંયા આવીને તમારે શું કરવા માંગો છો અહીંયા આવીને તમારે શું કરવાનો વિચાર છે એનો હેતુ અહીં આવવાનો હેતુ શું છે હું બધાને આ અશાંતિની ચિંતા બંધ કરવા આવું છું કે He, he wants to reduce the tension that is created by this uh, greed, પૈસો લેતા નથી anger, એક પૈસો પણ લેતા નથી સોનું નથી લેતા કોઈ જતું passion and everything. So he wants to make people without tension. At the same time, he's not taking a single penny or anything from anywhere. He's not asking anything. અમે સોનું આપીએ છીએ પાછું આપે છે અમારે મારે કરાવીએ છીએ પાછી આપે એની જોડે કોણ વાત કરે છે એમ પૂછ્યું કે એ જયારે બોલે છે ત્યારે કોણ બોલે છે એમ પૂછ્યું હમ. હું તમે અચ્છા અહીં કોણ બોલે છે Okay, when he is talking with you, who do you think is talking with you? What what do you uh, what do you say? who I think is talking with me? No. No, he's asking that uh, announce Sitting here. how he was talking, no? I am not speaking with you. Uh, you understand that statement? The- That- No. that- Original tape record speaks with you. Original છે બ્રેકર તે ખરીદ્યો કેટલા વખતે કેટલા નું આખું શરીર આવે છે મોડું આખું દેખાય કેટલા મોડું હતું નહીં હતું પાણી પણ આવતું નહીં કોઈ નહીં એવું બધું દેખાય છે શું કહે છે તેનું સાયન્ટિફિક સાયન્ટિફિક સાયન્ટિફિક ના મુખ્ય કોચ અત્યારે આપણે ફરી કાઢવું હોય તો શું રોગ છે તેની પાસે કેટલાક તમને જુઓ છો બધા ફેરફાર બહુ કેટલાક તો આખો શરીર મોડું બધું તન્મયાકા થઈ જાય છે કેટલાક નહીં થતા હું કઈ કારણ છું આ વાક્ય એટલું બધું સુંદર છે કે તન્માયકર પણ એટલું આખો દળો રહે તન્માયકર એવું વાક્ય છે છતાંય પણ નથી એડજસ્ટ શું કારણ થયું છે કે ફરી તક ના મળે એટલા માટે એમ કે છે થયું છે પણ ફરી તક ના મળે એટલા માટે લેવું છે એ બરોબર છે એનો પણ આ બધું હાલતું હાલે છે નથી આવતા એનું કઈ કારણ તમને સમજાય છે આ બધા જુઓ તમે એકદમ ખૂબ હાલતા થઈ ખૂબ આનંદ થઈ ભાઈ બરોબર અધૂરા આનંદમાં હોય એક બસ મસ્તી મજા આવી જાય મસ્તી અહીં કહેવાય ને અહીં આનંદ કહેવાય મસ્તી તો બહારના બધા ધર્મોમાં મસ્તી હોય વધે એટલે મસ્તી આવે કારણ મન મન મનનું સુખ હોય અહીં આત્માનું સુખ હોય મન મન બાજુ બાજુ આ રિયલ રિલેટિવ ધર્મ છે કેવો છે આ રિલેટિવ ખરો પણ રિયલ રિલેટિવ ના બસ રિલેટિવ ધર્મ એટલે મન મસ્તી માં આવે પછી પાછું મસ્તી ઉતરી જાય અને આ ઉતરે બે વર્ષથી ઉતરી ગઈ બે વર્ષથી ઉતરતી ને અગિયારથી વર્ષ ના શું કર્યું પેલું ઉતરી જાય મસ્તી ઉતરી ઉતરી જાય એટલે થતો ના લપસી ના પડે પણ જગ્યા કોઈ ના નાખે ત્યાં હોય રમીને રમી રમવા જતા રહી આમાં જો ફેરે ફેરે નહીં ગોણીએ પેટ ફેરે કરવાના આ બધા ધર્મો શું કરે છે બળદને ગોણીએ ફેરે કરે એટલે કામમાં કામમાં રાખે બાયલે કપાય નહીં બધા ધર્મો એ જ કામ કરે રિલેટિવ ધર્મો દાર ખર્ચવા લોકો છે પણ લપસી ના પડે એ ફાયદો અને કેમ કે લપસી ના પડે એમ શું ફાયદો કોઈ વખત પર જ્ઞાની કોઈ બોલી જાય તો પછી એ તો આગળ ચડી જાય એ કોક વખત બોલે પછી મળે ને મોક્ષ ભગવાને શું કહ્યું સહજ છે સરળ છે સુગમ છે પ્રાપ્તિ દુર્લભ છે કે મોક્ષ દાતા પ્રાપ્ત પુરુષ ભોગ જ અવતારને સુલભ પ્રાપ્ત થાય સુલભ થાય શું થાય હોય એની નિષ્ફળતા પુરુષ જે દેહના માલિકના હોય વાણીના માલિકના હોય મનના માલિક હોય ત્યાં બુદ્ધિના ધ્યાનના હોય માણસ દુનિયા હોય ક્યાંથી કોઈ વખતે ઇમ્પોસિબલ વસ્તુ પોસિબલ ભગવાન થઈ ગયા ભગવાન સંપૂર્ણ દેખાય છે આ દર્શન દસ લાખ એક કરોડ પણ થાય છે કે જો સંસારમાં રહેવા સાથે બધું શાંત છે કોઈ એવો માર્ગ નથી એક્સેપ્ટવાદ માર્ગ કે સંસારમાં રહેવા જાય એવું લાગે છે એવું સંસારમાં રહેવા દેવો કોઈ માર્ગ છે હા દસ લાખ વર્ષથી કરવું આક્રમ વિજ્ઞાન કરી આપણે આ કામ કાઢી લો અરે આમાં શું નડે તે તમને કહ્યું મગન હિન્દુસ્તાનમાં જ્યાં બધા ધર્મ ચાલે છે ને પણ તમને શું લાગે બધા ધર્મ બધા કરાવે છે બધા મહાત્માઓ સારા છે એટલે બધા હરકા છે એવું નથી હરકા નથી જે હૃદય માર્ગી મહાત્મા એ મોક્ષ માર્ગ લઈ જતા અને બુદ્ધિ માર્ગી અહીં સંસારનો ભટકાર બુદ્ધિ માર્ગી જોયેલા ખરા તમે હે તર્ક વિતર્ક કરે એ બધા તર્ક વિતર્ક કરે એ બધા ના તર્ક વિતર્ક નહીં જ્યાં એટીકેટ હોય ટાઈમિંગ હોય બીજી હોય હોય નહીં જોયેલું જ્યાં લેવડ દેવડ હોય લેવડ દેવડ હોય વેપાર ના કહેવાય વેપાર કહેવાય અગ્રમણ ફૂલ નહીં ફૂલની કોફી બરોબર દેરાસર ખાતે અમારે એક ચાર અમારા સંઘમાં આખો કોઈ લેવાનો ચાર એવા જ્ઞાની પુરુષ હોય તો આપણે મુક્તિ આપે જે માગો છો જે એક પૈ શીખાય તમે શું લક્ષ્મી નહીં સાવ સોનું નહીં વિચાર ના આવે એના માલિક નથી છતાં તેમની ભક્તિ કરવાથી મોક્ષ થાય કે છે ધન મન ધનથી મન ધનથી એને તન મન ધન લેતા નથી પોતે પણ તમારી આસક્તિ છોડાવવા માટે ધન છે તો કે ભાઈ જગ્યાએ નાખે શું છોડાવવા માટે ધન ઉપરની આસક્તિ માટે બાકી એ તો કોઈને લેવું જ નથી આસક્તિ છોડાવી પડે ના છોડાવી પડે એની આટકથી આપણે જોડાઈ જવી પણ તો થોડી આટકથી છૂટે એટલે છૂટવા મળે પછી ગાંઠવો શું ને શાસ્ત્રકાર જ્ઞાની પુરુષ લેતા નથી કશું અમને તારી ભક્તિની એમને જરૂર નથી પણ તને આ કર્યા કરતા છુટકારો થતો આનો બુદ્ધિ માર્ગી એટલે હૃદય માર્ગી ના તમને દાખલા આપો હિન્દુસ્તાનમાં કયું મગન કાકા કહ્યું રમણ મહર્ષિ હતા ને તે હૃદય મહર્ષિ કહેવાય રામકૃષ્ણ પરમહંસ હૃદય મહર્ષિ કહેવાય તો ને સ્વામી રામતીર્થ હતા તે હૃદય મહર્ષિ કહેવાય અને વિવેકાનંદ બુદ્ધિ માર્ગી કહેવાય આપણા હરિન વૃત્તિ નથી આ બધા પાછો યોગી હોય છે ચક્રો દેખાડે છે બધા બુદ્ધિ માર્ગી રહે રજનીશ છે બુદ્ધિ માર્ગી પણ રજનીશ તો બુદ્ધિ માર્ગી બીજા બહુ સારા પછી બુદ્ધિ માર્ગી સારા પણ રજનીશ તો એ દિશામાં ના જોવું જોઈએ સારા માણસો શું કહ્યું કે જો આગળ સંભોગથી તમારી બોલે એ હિન્દુસ્તાન કોઈ આખી દુનિયા કોઈ ધર્મ સ્વીકાર ના કરે તમને કેવું લાગે રજનીશ ખોટો હા વિચાર શું કહ્યું એ તો એ તો એ પોતે ખરાબ નથી આત્મા કઈ ઓછો ખરાબ હોય આ વિચાર બરોબર સંભવતું તમારે સાંભળેલું તમે મળ્યા છે મળેલા પણ છે પણ એ વિચિત્ર લાગે એટલે મારું કે એ તો આપણે કોઈ ધર્મ સ્વીકાર ના કરે મુસલમાન તો કોઈ પહેલો જ નથી પણ બીજા આ બુદ્ધિ માર્ગી હા જો આ હૃદય માર્ગી ના મળે બુદ્ધિ માર્ગી પણ પહેરી રહે નહીં સારું કહેવાય હૃદય માર્ગી બુદ્ધિ માર્ગી તને સમજ પડી હૃદય માર્ગ હૃદય માર્ગ જ મોક્ષ અમારી વાણી બધી કેવી હોય હૃદય ગમ હોય કેવી ફળ હાર્ટી અમારા બુદ્ધિ નામ નહીં બિલકુલ બુદ્ધિ નહીં બુદ્ધિ ના હોય ના કહેવી પડે સારું થયું આજે તમને ખબર પડી હતી સવારે મેં ફોન કર્યો હતા મગનભાઈ મગનભાઈ આ બધા જાણ્યું તમે ગુજરાતમાં થઈ ગયા પણ બહાર ઘરે જતો વખત આવે મને તમે તમે કોણ થયું છે તે તો શું કહો ભગવાનના બહારની ભાષા આપણે જાણીએ છીએ બહારની ભાષા ચાલે છે બહારના લોકો આ ભાષા જાણતા નથી શુદ્ધાત્માની ભાષા જાણતા નથી ભગવાનની ભાષા જાણતા નથી એટલે આપણા દહી ભાષા શીખ્યા ભગવાનની ભાષા અને બહારની ભાષા કઈ ભૂલી ગયા નથી આપણે એટલે વ્યવહારમાં લોકો પૂછે વ્યવહારમાં કોણ કરો તેનું પણ શું એ જ ભાષામાં રાખેલી એટલે પછી મને આમ થઈ જાય આ શું થઈ ગયા શુદ્ધાત્મા એ થઈ ગયા આ બાય નો ધણી થવું આ ભગવાન ને અહીં શુદ્ધ ભાષામાં અને બહારની ભાષા પણ બદલતી રહ્યા વ્યવહારમાં ખરી રીતે તમે સુધાર થયા ખરી રીતે અને બહારની વ્યવહારમાં તમે બદલતી રહ્યા કોઈ બાયના ધણી રહ્યા એને કોઈ બાપ બાપને બાપ દે એ બધું વ્યવહાર મળ્યું અને the world is the puzzle in self any marriage આપોઆપ પઝલ જગ્યાનો કોયડો થઈ ગયો There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. By relative viewpoint, you are Madanbhai, and by real viewpoint, you are Suddha. My relative will find you are Srinivai, and my dear will find you are Siddhartha. એટલે ખરેખર કોણ છો એ આ તમે સમજાયું રિયલી એટલે ખરેખર અને વ્યવહારમાં શું નામ છું તે બધું આ સ્ત્રી છે આમ પદ્ધતસર બોલવાનું બોલીએ તારે મોક્ષે જણાય કેમ જણાય પોતાની જાતે ઓળખી પડે ને આ હું એમાં એટલે તમે કોણ છે એને તમને સુધાર્થમાં એનો જુદો પાડી નાખ્યો પ્રકૃતિ જોડે એકાએક બે થઈ ગયો સર્વયાકાર તે અનંત અવતારથી તે જુદો પાડી દીધો હવે શું કરવાનું છે અનંત અવતારની ખોટ વાળવાની છે એટલે પાંચ આજ્ઞા આપીએ તો તમે આજ્ઞા બરાબર ખોટ મળે છે અનંત છે ને એક કે બે એટલે હું તમને પાંચ આજ્ઞા આપવા માંગુ છું એ આજ્ઞા તમારે પાડવાની આ બે આજ્ઞા તમને આપી એક રિલેટિવ અને એક રિયલ ખબર relative you find you are Maganbhai real you find you are શુદ્ધ આ ગાય છે તે ગાયને ભારતીય ભાષામાં શું કહે છે રિલેટિવ ભાષામાં ગાયને ગાય રિયલ આ ભાષા એટલે પેલા તો ગાય તો પેકિંગ છે પણ છે જાણતા નથી બરોબર એટલે ગાય By relative viewpoint, ગાય કહેવાય by real viewpoint, શું ઘાસમાં આ બકરી by relative viewpoint, બકરી by real viewpoint, શું ઘાસમાં ગુલાબનો છોડ by relative viewpoint, ગુલાબ real viewpoint, શું ઘાસમાં આ બંને ભાષા તો હું શીખી ગયા રિયલી જાણતા થયા અને રિલેટિવ સારી રહ્યું છે ક્રાંતિની વાત તો શું રીતે સમજાવી ગયું તમને સમજાયું by relative you find by real you find Ah, by relative you find you are Sila, and by here we find you are Sudha. Problem is there, isn't it? By relative you find you are wife of Sudha. by, well, by yearly find, by yearly find you are should not, આ બે વાક્ય પાડવાનું તમારે આમ હવાથી કાલથી જોતા જોતા અભ્યાસ કરતા જવાનું ગાય દેખાય સાવ ધીરે ધીરે દેખાય અને અંદરની વાંકે શુદ્ધાત્મા દેખાય માણસ માણસ દેખાય પુરુષ દેખાય સાવ આંખે પુરુષ દેખાય અંદરની વાંકે શુદ્ધાત્મા દેખાય સ્ત્રી દેખાય તો આમાં જે સ્ત્રી દેખાય એમને દેખાય એટલે આવું જોતા જોતા જોવાનો અભ્યાસ કાલે કરવો પડશે આવે હવે હેન્ડલ મારવો પડે નવું ઇઝી મળે ને હેન્ડલ ના મારે તો અહીં ગાર ના પડે પેલું તો આ ઘટાડ પડે એનો પડે એક મહિનો સુધી અભ્યાસ પણ જોતા જોતા જોતા જવાનું કોઈ ભરે નહીં એમાં કોઈ આપણે કઈ વાંચ મારી નથી આપણે તેને જોવાનો છે કેમ શું હતી આ હું જૂની જૂની ટીચર બોલાવતી હતી ત્યારે ટીચર નથી બોલાવી ત્યારે એવી ટીચર નથી હવે આ બે બે વાક્યો કઈ અમારા અખત આવ્યો છે આ બે અઘરી નથી ને અઘરી બદલી અઘરું થયા બે જોવામાં તમારે ત્યાં ઘરા ઘરે તે રિલેટિવ ને રિયલ જોવું હવે ના ભાઈ સર આપણે આમ લોકો જતા આવતા હોય તેને જોવા પણ જોવામાં જગ્યા રાખો શું કરો વિચારવાનું કઈ જરૂર નથી આ જગત કેવી રીતે ચાલે છે હું તમને હવે સમજાવી દઈશ એટલે કેટલા વાક્ય થયું બે કયું કયું તાલુકા શાસ્ત્ર હા આપું છું બસ જે ગુજરાતી બોલવા છે અને નિશ્ચયથી વ્યવહારમાં મગજથી કહેવાય નિશ્ચયથી શું થાય ખરી રીતે તેથી મળ્યા હતા આપણે એટલે હું કમાયો હતો અને ખોટ ગયેલા ભગવાન એવું કે તેથી આ દુઃખી છે બધા જો હિન્દુસ્તાન જયા ભાઈ ભગવાન નામ નહીં દેતા મારે સ્ટાફ સ્ટાફ નોટ એમને પહેરેલા છે સ્ટાફ બધા પહેરેલા ગયો વાળા છોકરા વાળા છે એમને જ ભાઈ એમ બોલે નહીં ના કમે તો મને બધા આરોપ આવ્યો અરે એક જણ તો એવું બોલતો હતો એક વાણી હતો જે થતો ગામડાનો તે મને કહે છે આ મારો નાનો છોકરો પહેર્યો એની વહુ આવી છે ઢોર પછી આવી છે અમારી રજા બેઠી છે હા આવું બોલાય બોલાય ગયું બોલાવે બોલાય આવું કેટલું દુઃખ થાય તમે જાણો કે બોલતા છે એટલે આ કોણ કરે છે ભગવાન કરતા નથી તમે કરતા નથી કે તમને એવું લાગે છે કે હું કરી રહ્યો છું હું કરી રહ્યો છું પણ જયારે નથી થતું ત્યારે ભગવાન ના ખોટા ભગવાન નહીં કહેતો ભગવાન આવ્યો છે ભગવાન આવ્યો જાય ને હું ઠંડા છે અને પછી કોમદાળ આપણે કહે છે છે કાઢી લીધી છે ક્યાં ઠંડા થતું નથી આ સંદાસ કોઈ માણસ એવો જન્મ નથી કે જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હતી એ પછી કૃષ્ણ ભગવાન કહો મહાવીર કહો કે મને મેં જોઈ નથી ભાઈ આ શક્તિ જરૂર બધા ડાક્ટર કોલેજના ગયેલા તો બધાને ભેગા કર્યા ને વાત કરી બધું શ્રદ્ધા કરવાની તમામ શક્તિ કરી એટલે બધા એમને મને એમ છે કે આ શું બોલાય આવું કેવું બોલાય છે આ નો હિસાબ શું એટલે તમે બીજા બધાને કરે છે તો તમને તમે વિચારો તમને અટકશે તમને ખબર પડશે બીજાને હેલ્પ તમારા કામ શક્તિ નથી એમ તો બોલવામાં નથી ભાષા એના ત્યાં સંસાર ઉભો રહ્યો એ રણકો જતો રે પછી બોલવાનું ખરું કે મેં કર્યું એવું બોલવાનું હું બોલું છું મેં કરી પણ ભાઈ રડકો ના આપે ડ્રામેટિક આ ડ્રામામાં અંતર રડકો હતો છે હોય મોટો ભરતુરી રાજા થાય અને કે ખરો ભરતુરી રાજા છું ના બધું રાજ અમારું છે અને રાણી પીવડાવી કરે તોય પણ અંદર ખોલે તમે શુદ્ધાર્થમાં ને અંદરનું સ્વરૂપ તમારું ગયા એટલે હવે તમને નાટકી થઈ ગયું કોણ ચલાવે છે તમને કહી દઉં કે એક વ્યવસ્થિત નામની શક્તિ છે જેને ઇંગ્લિશમાં હું સાયન્ટિસ્ટ એવિડન્સ કહું છું આપણા લોકો શું કહે છે ગુજરાતીમાં મારા સંજોગો હારા નથી સંજોગો હારા થાય થઈ જશે સંજોગો કરે છે શું કરો છો ત્યાં સાયન્ટિફિક સરકમ એવિડન્સ છે એ સંજોગો છે શું છે અને સંજોગો સંજોગો ભેગા થાય કે કાર્ય થઈ જાય તું એ આટલો ભેગું થયું પાણી થઈ જાય સંજોગો સાયન્ટિફિક વ્યવસ્થિત કઉ છું તમને આપણે સાદી ભાષામાં સમજાય કે આ જગત અનાધિકાળથી વ્યવસ્થિત નામની છે તે સૂર્ય ચંદ્ર તારા બધું બધું રેગ્યુલર સ્ટેજમાં રાખે છે એક આજુબાજુ કઈ થાય નહીં મનુષ્યો આજુબાજુ કરે છે અમદાવાદમાં ભૂંગળા મીંગણા એ ધુમાડા કાયા કરે છે એ જો વ્યવસ્થિત શક્તિ જો રજાયા ગયા તો માણસ તો ઊંઘ મરી જાય શું કહે ગુલાબી લાગે તો વ્યવસ્થિત રજા ને નાના નાનો છોડવો હોય તેને પાણી પાય છે આમાં ભગવાનનું કામ નહીં God is in every creature whether visible or invisible not in creation તે ભગવાન પોતે અંદર બેઠા બેઠા જી માત્ર ની અંદર રહ્યા જી માત્ર ને પ્રકાશ આપ્યા કરે છે અને પ્રકાશ માં તારે જે સદુપયોગ કરવો હોય તારે દુરુપયોગ કરવો હોય ત્યારે તારી જોખમદારી એટલે આપણી જોખમદારી પર પ્રકાશ આપીએ અને તેના સંસાર ન પોહાય એ કોઈ ખાતું પર પોહાય નહીં તો ચોપડો બંધ થઈ નહીં આવતો રહે છે બોલા ભાઈ પોહાય છે ને બોયા નહીં ઠીક કોઈ અવતારમાં સુખ પડેલું મગર નહીં કોઈ અવતારમાં સુખ પડેલું આ તો કલ્પિત સુખ છે જે સુખ પછી દુઃખ આવે એને સુખ જ કેમ કેવાય આ તો કલ્પિત ઇમિટેશન સુખ ઇમિટેશન હેપીનેસ જેના આ લોકો હેપીનેસ હેપીનેસ મન હોય હેપીનેસ હેપીનેસ આવું હતું કે હેપીનેસ નિરાકુરતા હોય બે પેટમાં પાણી ના લે હેપીનેસ કહેવાય દાદા ભગવાન દાદા ભગવાન એટલે વ્યવસ્થિતતાની શક્તિ આ ચડાવે છે એટલે તમે જ્ઞાતા રચતા તમે સુધારતા થયા તમારું નામ મગરબી ને કે મગરબી થી તમે જુદા થયા એટલે આ મગરબી તમારામાં સુધારતા તમારા લગન નહીં કરે તમારા મગરબી શું કરે છે જોયા કરશે જ્ઞાતા રચતા પરવાનું તમે કહ્યું ને રગન નહીં કરે કારણ સુધાર્થના પેલી વ્યવસ્થિત શક્તિ ચલાવશે મગરબી કોણ છે વ્યવસ્થિત શક્તિ પ્રેરણ કરશે તેના આધારે ચાલે અને પેલા કરતા સારું ચાલશે ત્યારે તો હું ચડાવું છું ખોટું આરોપ કરે નગર ઇગોઇઝમ કરે કોઈ જાણે શાંતિથી ખાય નહીં પહોંચો રહે નહીં ઘેર આવીને ઝઘડો મળે અરે બાર પોલીસ વાળાને ગાળો થઈ ના રહે અરે ઘેર આવી ઝઘડો મળે એટલે વ્યવસ્થિત શક્તિ શું છે એ તમને સમજાવું કે આ નો પ્યાલો હોય અને હું લઈ જતો હોઉં તો પછી આમ મારામાંથી હાથમાં સરક્યો એટલે મેં આમ પ્રયત્ન કર્યો એ બધી છતાં પડી ગયો અને ભાગી ગયો મેં પ્રયત્ન કર્યો છે બધી કર્યો ભાગી ગયો તાર લોક શું કે દાદાજી બીજું કોઈ હતું નહીં તમે એકલા હતા તમે જ ભાગ્યો કે છે તમારે કબૂલ કરવું પડે પુરાવો બીજો નથી આપણી પાસે જેવું દેખાય એવું બોલે મારે કેવું પડે કે આ ભાઈ અમે અમાર જ ભાગ્યું શું કહ્યું અમે બીજો આપીશું હવે તો ભૂલ કબૂલ કરીએ હવે ખરી રીતે કોણ ભાગે છે વ્યવસ્થિત નામની શક્તિ ભાગે છે આપણે પ્રયત્ન કર્યો પણ વ્યવસ્થિત નામની શક્તિ કેમ પ્યાલો ભાગ્યો તારો કેમ ભાગ્યો કે છે ત્યાંથી વ્યવસ્થિત પ્યાલો ભાગી નાખ્યો કારણ કે આપણા લોકો એવા છે કે એક ડઝન કપડકારી લાવે તો હાથ પેઢી સુધી ચલાવે એવા અરવિંદ પછી કાપડ વગેરે કાપડ ધંધો ના ચાલે કોણે વાળાનો ધંધો ના ચાલે ઇન્કમ ટેક્સ નો ધંધો ના ચાલે અરે આવું જોટો બીજો લાવો નહીં પછી આ બીજો બીજો બંધ થઈ જાય એટલા બધાનું ચલાવવાનું વ્યવસ્થિત શક્તિ નહીં એટલે તોડફાડ એ કરે છે અને સપ્લાય પણ એ કરે છે તમને વધુ કરો હવે સપ્લાય એ કરશે જો આ દાડીએ એવું છે અને પછી અજમત નહીં કરે કોનો કોનો બધું મેળવી જાય છે આ બધું કામ એનું છે એટલે વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવી રહી છે કોણ ચલાવી છે હવે એક દાખલો તમને હાજર કરી દે ને પણ છતાં બીજો દાખલો એક આપું આપણે બેંકમાં ગયા અરે ગજા એક ગજા બસો રૂપિયા પડ્યા છે બીજા બે હજાર લીધા તે ગજા બસો છે તેને તેમાં જુદા રાખ્યા ને આ બે હજાર આ ગજા મૂક્યા અને પછી આવતા હોઈએ અને બોર્ડ વાંચ્યું કે બિહેવિયર ઓફ એટલે આપણે કેવું મગનભાઈ ગજુ દબાઈ દે રસ્તો નથી આવો શું કહ્યું એટલે મગનભાઈ ગજુ દબાઈ દે પણ એ એ ધમાક કઈ કાઢી નથી હોતી એ વાટેવાળા ગજબ બરતણ તૈયાર જયારે તમને ફેંકે એટલે હાથ સુધી ગયો અને કાપી ગયો એટલે શું કહેવાનું વ્યવસ્થિત કાપ્યું એને નથી કાપ્યું આપણો આજે આપણે પકડાયા વ્યવસ્થિત પકડ્યા આપણને તેનો ગુનો કર્યો હતો ને ત્યાં પકડાયા આપણે પછી તપાસ કરી બચો ગયા કે બે હજાર બચો હોય તો આપણે ત્રણ બે હજાર ગયા વ્યવસ્થિત બે હજાર તો પકડાયા હવે આજ પકડાયા આપણે અને પેલો પકડા છે તારે ગુનેગાર પેલો આજ ગુનેગાર નથી પેલો પકડા છે એટલે ગુનેગાર આપણે પકડાઈ ગયા આજે એટલે એમને આપણે લેવા દેવા નથી તો નિવેશ છે વ્યવસ્થિત ને કપાવડાવું હતું ત્યાં વેપારી કોઈ કે ભાઈ ચોરી કરવા બિઝનેસ કોઈનો ધ્યેય ના કર્યો ભાઈ મારો ટકા અહીંથી આ બે હજાર લઈ જાવ મારી જવાબદારી થાય ખબર ને એટલે આ વ્યવસ્થિત વ્યક્તિ બધું કરાવડા જેને ચોરી રિક્ષા હોય તેને તે હેલ્પ કરે પોલીસ વાળાને તે હેલ્પ કરે ચોર ચોર જતો હોય ને તેને રસ્તો દેખાય દે હું નીકળી જા પાછા પોરી જવા ગયા એવું કશું નહીં હવે કઈ નહીં એટલે આ કે બે ગયા એટલે લોકો આપણને પૂછે કે પેલો રજુ લઈ નાસી ગયો તારે ગધું દેખાડવાનું કે ભાઈ બસો હતા આ ગજામ હતા અને આ ગધું આ રહ્યું કશું ભાઈ થયું નહીં તારું થયું સારું થયું બે હજાર ગયા ગયા આપી દે ઘણા શું કે આપણને આપણે ગયા મારા બે હજાર ગયા શું કે મુરખ ગયા છો નથી કે બે હજાર ગયા મારા મુરખ કે બરોબર છે કે શું થયું હે દુઃખ છે હવે હવે પછી આપણે આગળ ચાલ્યા ત્યારે પોલીસ ગેટ આવી વ્યવહાર તો બધા ચૂકો રાખો છે પોલીસ ગેટમાં દેખાડ્યું કે ભાઈ જુઓ બધું અમારે તો કહી છે બે હજાર ગયા છે કેસ નોંધી લીધો ખાલી સમજું ને આપણે નક્કી કર્યું વ્યવસ્થિતમાં હશે તો આવશે નહીં હોય તો નહીં આવે નહીં આવે તો વ્યવસ્થિત છે આવે તો વ્યવસ્થિત છે સમજ ને અને પછી ઘેર જતા શું કરવાનું ઘરમાં બેસી અને કહેવાનું કે દૂધ નાખી ખૂબ દૂધ નાખીને શીરો બનાવો ખૂબ દૂધ નાખી અને સત્તાના પત્તા જેવો શીરો બનાવો જ્યાં રાયતું બનાવો અથવણ બનાવો અને જ્યાં ભજીયા બનાવો એટલે તારા ઘરના શું કરે કઈ તમે ના આવ્યા છે તો ખુશ થઈ જાય ઘરના માણસ અને આપણે શું કરવાનું આડું કઈ મગજને જમાઈ દેવાના તે ખૂબ હે અહીં સુધી પછી મનને મનને બોલવું હોય તો શી બોલે પણ હું આવતી એટલે આજે રાત કરતા ઊંઘી મન હવે સારું પડી જાય હવામાં ઉઠ્યા હવામાં ઉઠ્યા એટલે પોલીસ વાળા હોય પોલીસ વાળા કે શું છે તમારે શું થયું તકે પેલો પકડી ગયો છે ત્યાં તેડ લાયા છે શું હકીકત બની તકે આખી રાત દારૂ પીધો અને રમી રમ્યો અને પૈસાનું પાણી કર્યું છે કે હજુ કઈ વધ્યું છે આઠસો હારી બત્તી રૂપિયા વધ્યા છે એટલે આઠસો હારી બત્તી આપડે હાથમાં આપે એટલે સાડી આઠસો રૂપિયા ગઢા મૂકી દેવાના અને સાડી બત્તી માંથી પંદર રૂપિયા પોલીસ વાળા આપવાના એમને કઈ તમે ચા પાડી દે અને હારદાર રહ્યા તો પેલા શિકાર ના મળ્યા હોતી હતી સાહેબ વિચાર તું રહી જાય ખાતર પાસે દઈએ આટલું ગયું આટલું બધા અને ક્યાં આપણે આરામ છે એવું આપણે આપવાના કઈ રહ્યા વ્યવસ્થિત ઉતારી દીધી ઝુંપડે એમ મેરે વ્યવસ્થિત એટલે આપણે અંદર જઈ અને આઠસો રૂપિયા સીધો મૂકી દેવાના અને બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધારી દેવાના અને બે હજાર બેંકમાં જમે કરવાના વિચાર મળી ગયો ને ફરી બે બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર્યું ને તે મહિનાની અંદર એનું એક દિવસે બે હજાર આપશે તમને એમ લાગે હળદર એટલે આપણે એટલું ખાઈ જતું નથી એ ખાવા નથી તમારે કોઈ દરવાર નહીં થઈ જાય કયા કયા રિલેટિવ હા ચોથું આપીએ છીએ ચોથું ને બગડવા કેટલા કહે છે ઋણાનું બંધારા હોટેલ નો ધંધો શું હોટેલ કેવાય શું કરવું એટલે કેવાય કરી જશે ગણતરી થતી આખા જગ્યા જોયા નહીં ને હા આખી દુનિયા ગળે નહીં એ તો પાંચ પચીસ પચાસ હજાર થાય તમે સમજે ને કારણ આપણે આપણે કઈ એક્સિડન્ટ થાય આપણે ત્યાં લોકો એટલે આ જેટલો જિંદગી જીવીએ તો બધું હતા અને પછી કોણ ભેગું થવાનું એટલે એટલા જ માણસો વધારે નહીં પાંચ પચીસ હજાર છે આ આ તમારે તમારા ઋણાનપન એ આટલા જોડે આપણે ચોપડો ચોખ્ખો કરી નાખીએ તો બધી આખી દુનિયા ચોખ્ખો જ છે આ અમની જોડે ચોપડો બગડેલો છે તે એની જોડે મિરેડો લાવી નાખવાનો ચોપડો બગડેલો છે મિરેડો લાવી નાખવાનો છે એટલે તમારે કઈ આજ્ઞા પાડવાની કે જે આ ઋણાનબંધ છે ને એનું નામ પાડજો ઋણાનબંધ ના બોલશે હવે એનું હે મનમાં સમજી જવાનું કે આ પેલો ઋણાનબંધ મગજ નહીં તમે સુધાર્થમાં થયા તો તમારું શું આગળ થાય એટલે પહેલા રૂવાનું બનવું આપણી ભૂલ કહેલી છે આ ખોખું ઊભું થયેલું છે પહેલાં ભૂલ કરી છે હવે જ્ઞાન થયું એટલે નવું ઊભું ના થાય પણ આ જે જૂનું ઊભું થઈને મેળો લાવવો પડશે ને એટલે આ તમારી file number one F I file number one શું કહે છો ફાઇલ અને વાઈ ફાઇલ નંબર ટુ પેલા બે આવ્યા છે ને એ ફાઇલ નંબર ટુ તમારા અને એમની ફાઇલ નંબર એક એ અને ફાઇલ નંબર ટુ તમે પછી છોકરા ત્રણ ચાર પાંચ છ પછી ભાઈઓ મનમાં સમજી જવાની પચાસ રૂપિયા સો રૂપિયા